જગ્યાએ કાઢી લો તો થઈ ગયેલું તમને જેમ લિંક બેસી જાય કારણ કે હવે નવી વાત ચાલુ થાય છે એટલે પછી એવી રીતે લો પહેલેથી લઈ લો પહેલેથી લો એટલે આ શ્લોક હા આ શ્લોક હા પહેલેથી મને જે જે મને આવડે છે બહુ બોલે મારો અભ્યાસ કરી સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ્ય સર્વે અહમેવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ શ્લોકા મેં સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો છે મારાથી સ્મૃતિ જ્ઞાન અને સ્મરણ થાય છે સર્વ વેદોથી વેદ હું જ છું અને તથા વેદાંતનો કરતા તેમજ વેદ વેદો જાણનાર હું જ છું ભગવાન એમ કહે છે કે હું બધાના હૃદયમાં પ્રવેશ કરેલો છે અને મારાથી જે જ્ઞાન થઈ રહ્યું છે કોઈ યાદ શક્તિ રહી છે કે કોઈ વિસ્મરણ થઈ રહ્યું છે એ બધું મારાથી જ થાય છે અને આ વેદનું કરતા અને વેદનું જાણનાર હું છું વિવેચન સૂર્ય ચંદ્ર તથા અગ્નિનો પ્રકાશ વૈશ્વાનરની પાછળ શક્તિ એ સર્વ મારા છે અર્થાત સૂર્ય ચંદ્ર અગ્નિ વૈશ્વાનર એ સર્વ હું જ છું એમ પાછળ કહ્યું તેનું કારણ અહીં કહે છે જયારે ભગવાન પાછલા શ્લોકમાં બારમા શ્લોકમાં એમ કહ્યું કે સૂર્ય ચંદ્ર અગ્નિ વૈશ્વનર એ બધું સર્વે હું જ છું તેનું કારણ અહીં કહે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ વૈશ્વના સર્વ પ્રાણીઓના હૃદયમાં મેં પ્રવેશ કરેલો છે સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જ્યાંથી ઉદય થાય છે તેવા સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે પ્રવેશેલો કે છે પ્રવેશે પ્રવેશ કરેલો છે એટલે કે હું જ્યાંથી જ્ઞાનનો ઉદય થાય છે એ રીતે બધાના હૃદયમાં બી મેં આત્મા તરીકે પ્રવેશ કરેલો છે એમ શ્રુતિ પણ કહી છે કે અંતઃ પ્રવેશ કરેલા જનોના શાસ્તા વગેરે એમ શ્રુતિ કહે છે. મેં સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો હોવાથી સર્વની સ્મૃતિ જ્ઞાન અપહોન એટલે કે વિસ્મરણ પણ મારાથી જ થાય છે. પૂર્વ અનુભવ કરેલા વિષય માત્ર સંસ્કારથી જે બી ઉત્પન્ન વિષયના માત્ર સંસ્કારથી ઉત્પન્ન જ્ઞાન સ્મૃતિ ઉત્પન્ન થતું જ્ઞાન સ્મૃતિ ઇન્દ્રિય અનુમાન શાસ્ત્ર અને યોગ થી વસ્તુનો આ આવી છે એવો થતો નિશ્ચય તે જ્ઞાન સ્મૃતિ તથા જ્ઞાનનું નષ્ટ થવું તે અપહોન તથા અથવા વિસ્મરણ આ સર્વ મારાથી થાય છે એ ભગવાન એમ કે છે કે જે જ્ઞાન થયું છે એ યા શક્તિ છે અને જે અનુમાન લગાવી રહ્યા છે કે આ વસ્તુ આવી છે એ નિશ્ચય કરી રહ્યા છે કે આ વસ્તુ તેવી નથી એ બધું જ જ્ઞાન અને એ બધું જ્ઞાન કાં તો વિસ્મરણ એ બધું સર્વ મારાથી જ થાય છે કેમ થાય છે કારણ કે હું સર્વ આત્મા તરીકે સર્વ પદાર્થ સર્વ વેદો થી વેદ્ય હું જ છું કારણ કે હું સર્વ ના આત્મા માં રહેલો છું તેથી તેથી વેદ હું જ છું વેદમાં અગ્નિ સોમ વાયુ ઇન્દ્ર વગેરેનું વર્ણન કરેલું છે પણ તે સર્વનો અંતર્યામી હું હોવાથી તે સર્વ મારા રૂપ જ હોવાથી તેઓનું વર્ણન કરનાર વેદ પર મારું જ્ઞાન કરે છે અહીં એમ કે છે કે વાયુ અગ્નિ સોમ વગેરે જે છે અને એમનું એનો અંતર્યામી હું જ છું અને એને એમના સ્વરૂપોનું તેમના તેમના સ્વરૂપોનું જે વર્ણન કર્યું છે તે તે મારું જ વર્ણન છે એમ જાણવું અને વેદ મારું કીર્તન કરે છે એમ જાણવું વેદાંત એટલે કે ઉપનિષદ અહીંયા આમાં ખબર પડી સર્વ પ્રવૃત્તિના કારણનું જ્ઞાનનો જ્યાંથી ઉદય થાય છે તેવા સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે એમાં દાખલ મને તો અર્થમાં આટલું સમજાય છે કોઈને સમજાતું તો એ બધામાં આત્મા તરીકે એ નહીં એ તો ખરું પણ સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જ્યાંથી ઉદય થાય છે તેવા એટલે જે આત્મા છે જે અંતર્યામી આત્મા પ્રવેશ કરે છે સર્વની અંદર એનું વિશેષણ છે કે સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જ્યારથી ઉદય થાય છે તેવા સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે એ તો વાત બરાબર છે એ પ્રભુ અંતર્યામી રૂપ અંતર્યામી રૂપ એમાં જળ ચેતન બધું આવી ગયું સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે જળમાં હૃદય ક્યાં મને તો મળ્યું નથી કે આ હૃદય તમને મળ્યું સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે તેથી શ્રુતિ પણ કહે છે તો સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જાયથી ઉદય થાય છે એ નથી હૃદય અહીંયા કહ્યું ને સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો બધાના હૃદયમાં હું સન્નિવિષ્ટ છું તો હૃદય માં સન્નિવિષ્ટ હૃદય શું જ્યાંથી બધા જ્ઞાનનો ઉદય થાય છે તે સ્થાન એટલે અંતઃકરણ એના દ્વારા આપણે બધું જ્ઞાન થાય છે હૃદય દ્વારા બધું જ્ઞાન થાય છે શામુદાર હું મેં થોડા વચનો લખ્યા છે આજે સર્વસ્ય ચાહમ સન્નિવિષ્ટો મત એ હું વાંચું અર્થાત આ પાંચ ભૌતિક દેહ ને ટકાવી રાખનાર વ્યાપાર ભગવાનને કારણે ચાલી રહ્યો છે એટલું જ નહીં બલકે આપણું માનસિક અને આંતરિક માળખું પણ આપણા બધામાં સન્નિવિષ્ટ તે ભગવાનને દ્વારા ઘડાયેલું છે મત સ્મૃતિ જ્ઞાન મપોહોન ચ એટલે કે તમને જે કંઈ યાદ આવે છે જે કંઈ પણ આપણે સમજી શકીએ છીએ તે પણ ભગવાનના કારણે જે કાંઈ પણ તમે સમજી નથી શકતા તે પણ માની લો કે મારી અવિદ્યાની શક્તિને કારણે જ કારણ કે તમારા આત્માની ભીતર બિરાડે જો આવો તમારો હું તમારો પરમ આત્મા છું આટલું અત્યારનું પરિણામ એટલે આ અહીંયા જે બતાવ્યું છે ને એ હૃદય ભગવાન એમ કે છે કે હું બધાના હૃદયમાં સન્નિવિષ્ટ છું તો હૃદય એટલે શું જે બધા જ્ઞાનનો સ્ત્રોત છે જ્ઞાનનો એ જ કહ્યું બધા જ્ઞાનનું કારણ છે હૃદયમાં સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જ્યાંથી ઉદય થાય છે એ સ્થાન એ હૃદય હૃદય અહીંયા અંતઃકરણ સમજવાનું હૃદય એટલે ઓલું બનેલું છે તે અંગની બાજુ અંતરિયામી બિરાજે છે વેદાંત એટલે ઉપનિષદમાં સરોનો નિષેધ કરી મારા આત્માનું જ નિરૂપણ કરેલું છે એવી શંકા કરવી નહીં કારણ કે વેદાંતમાં સર્વનો નિષેધ કરેલો છે એવી માત્ર જીવની કલ્પના જ છે સર્વ વેદોના નિર્ણયના રૂપ વેદાંતોને મારા વિના અન્ય કોઈ જાણતો નથી તેથી જીવે કલ્પેલા અધ્યારોપવાદ નો નિરાશ કરી બ્રહ્મવાદ પ્રમાણે તત્વનો નિશ્ચય કરવા મેં કૃષ્ણ કૃષ્ણદેવરાય રૂપે વેદાંત સૂત્ર રચેલા છે બ્રહ્મવાદ પ્રમાણે તત્વનું જે નિરૂપણ કર્યું તેની વાત જે વ્યાજ જે કઈ હતી એમાં તેની વાત અહીં કહી અહીંયા જે મૂળમાં વેદાંત કૃત હું છું એટલે વેદાંતનો કરનારો હું છું એનું અહીંયા વિવેચન થયું છે આવા એક એક એક એક જે ભગવાનના પદો છે ને એ વાપર્યા છે એ સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો હું સન્નિવિષ્ટ પછી મારાથી શ્રુતિ જ્ઞાન અપોહન થાય છે પછી એનું વિવેચન કર્યું એના પછી વૈદેશ્ય સર્વે હવે કહે છે એ કહી દીધું હશે સંક્ષેપમાં પણ હવે વેદાંત કૃત એટલે વેદાંતનો કરનારો કોણ રચનારો હું છું વ્યાસના રૂપમાં એનું આ પેરેગ્રાફ આવેલું છે કોઈ પણ દેવનું કે કોઈ પણ વર્ણન કરવામાં આવ્યું હોય તે બધું મારું વર્ણન છે હા માનુબેન પ્રણામ દીજી અહીં જે પહેલા શ્લોકમાં કહ્યું કે જે વેદને જાણે છે તે સંપૂર્ણ વેદોને જાણનાર છે એક વાત કરીને અહીં ભગવાન એમ આજ્ઞા કરે છે અહીં કે વેદોને હું જાણું છું બીજું કોઈ જાણતું નથી તો આજે વેદવિત છે વેદ સર્વ અહમય વેદો તો એ વેદવિતમાં એ અંતર્યામી નથી જે જાણનારો છે તે બધાનો અંતર્યામી હૃદયમાં નથી બિરાજતો તેથી નથી જાણતો એવી રીતે લઈ શકાશે હા જો પેલા શ્લોક માં જે વેદવિત કહ્યું ને કે જે વેદ ને જાણે છે તે વેદવિત છે એક વાત થઈ હવે આ શ્લોક એમ આજ્ઞા કરી રહ્યા છે કે તો બેમાં જે બતાવ્યું છે કે વેદને કોઈ જાણતું નથી અહીં એમ વેદ સવેદવિત કહ્યું તો જે હૃદયમાં અંતર્યામી રૂપે હું છું તેથી હું જાણું છું એ રીતે લેવાશે એ સમજાયું નહીં પેલા શ્લોકમાંથી કીધું વેદ યસ્તમ વેદ સવેદવિદ એને જાણે છે વેદવિદ છે એ તો અલગ વાત છે મારા સિવાય કોઈ જાણતું નથી પહેલા શ્લોકમાં જે કહ્યું કે આ જાતનો જે ઉર્દુ મૂલ અદર શાક વાળો જે અવ્યય અશ્વત્થ વૃક્ષ છે એની વેદો પાંદડા વગેરે છે એને જે જાણે છે એ વેદવેદ છે ઠીક છે તો એ તો સંસાર વૃક્ષનું નિરૂપણ કરી રહ્યા છે અને એ ભગવાન એ જાતના સંસાર રૂપ વૃક્ષ બન્યા છે એને એનું નિરૂપણ વેદમાં કરેલું છે તો એ રીતે જે જાણે છે એ વેદને ખરા અર્થમાં જાણે છે એ તો એ વાત થઈ ગઈ હવે બધા જેટલા પણ વેદ છે એનાથી વેદ્ય હું છું એટલે વેદોનો પ્રમેય ભગવાન છે વેદાંતનો રચનારો પણ ભગવાન છે અને સાચા અર્થમાં કોઈ વેદને જાણે છે તો એ હું જ જાણું છું એટલે હૃદયમાં બિરાજી રહ્યા છે એ સેન્સમાં સમજાવી રહ્યા છે કે બીજો હૃદયમાં તો એક ઈશ્વર મારા સિવાય કોઈ નથી તેથી હું વેદને જાણું છું ને બધા હૃદયમાં છું તેથી બધું જાણું છું એવું કઈ આ હૃદયનું શું થયું એમ અંતર્યામી રૂપથી બધાના હૃદયમાં મેં પ્રવેશ કરેલો છે બરાબર હમ અમાય ને સ્કુરોડી જીઆના ને 28 થાય છે એનો સુ પરટેક છે કે ન કે સંદન ઇલોજીનમ જીવંત હિન્દુલા દીપ તંગા પ્રિચેસ તો પુટી જ્ઞાન ને ઉત્તરાને 28 માર્થી થાય છે હવે એ હૃદય માં પ્રવેશ કરેલો છે પછી એ એમ નથી સ્કુટી જ્ઞાન ને ઉત્તરા થાય એમ કેમ કર્યું એ કોઈ કાકે હવે એમ એમાં એમ કહે છે કે અવિદ્યા શક્તિ છે ને તેનાથી જો કોઈ સ્મૃતિ રહે છે કે જ્ઞાન થાય છે કે કાં તો કોઈ શું ભૂલી જવાય છે એ બધું કઈ શરૂ કઈ મારાથી થાય છે અવિદ્યાથી નથી અવિદ્યાથી થાય છે ને કશું યાદ રહે છે કશું જ્ઞાન થાય છે કાં તો કશું વિસ્મરણ થાય છે તો આ બધું નથી થતું એટલે જેટલા પણ સંસારના ક્રિયાકલાપ છે જળ ચેતન બધાના કરનાર કરાવનાર ભગવાન જ છે એ અહીંયા ગણાવી રહ્યા છે તો આના પહેલા એમ કહ્યું ને કે હું અન્ન પચાવનારો વાયુ પણ હું છું ઔષધિ રૂપ પણ હું છું પ્રકાશ કરનારો પણ હું છું એવી રીતે અગર તમને કઈ યાદ આવે છે ભૂલી જાઉં એમાં બી નથી મૂળ <laughs> <laughs> અપરો જસ્ત આવે કે આપની યાદ શક્તિ જો જીવે ભી જાય તો એ બસ પર ભગવાનક જ ચરાવે છે હા એ અહી અવિદ્યા શક્તિ હું ન લેવા એનું કે પોવાની કોઈ અવિદ્યા શક્તિ કામ કરી દે કે આપણ એ મુકી જી તેનાથી આપણે વિસ્મરણ કે જ્ઞાન કે ઉઠે કશું યાદ રહે છે કશું આપણ એટલે પછી એમાં પણ અવિદ્યા લાવનારા કે મુકતા ના આશરે તો ભગવાન છે પ્રભુની ઈચ્છાથી જ અવિદ્યા આપણને લાગી છે છેલ્લે તો ભગવાન જ મળશે બધાનું કારણ અનુભવ કરેલા માત્ર સ્મૃતિ જ્ઞાન અને અપોહન આ જે વર્ડ છે એને ડિફાઇન કરી રહ્યા છે એની ડેફિનેશન સ્મૃતિ કોને કહેવાય પૂર્વાનુભૂત જે હોય પહેલા જેનો અનુભવ કરેલો હોય એનો એના સંસ્કાર આપણા બેસી જાય મેમરી અનુભવજનની જે જ્ઞાન છે ગુરુ અનુભવ થયેલો હવે જેનો અનુભવ આપણા પાસે નથી તેમ છતાં પણ સ્મૃતિમાં આવી રહ્યું છે એને સ્મૃતિનું જ્ઞાન કહેવાય છે એની વ્યાખ્યા આપી છે આપણે અહીંયા સર્વ પ્રાણી માત્ર હૃદયમાં મેં પ્રવેશ કરેલો છે એટલે જળની અંદર અંતર્યામી તરીકે પ્રભુનું પ્રવેશ નથી તો પછી જળ અહીંયા એવા મને એ પણ હું એવા અહીંયા કહી જશે કહ્યું કે જળમાં આવ્યું આપણે નિયમન કેવી રીતે થાય છે અંતરયામી કઈ વાત છે અંતરયામી ની થારી આંતરયામી તો કાલે આપરો प्रकरण ચાલે તો હૃદયના જીવા સેવા સર્વના હૃદયમાં સર્વના આત્મા તરીકે જે સર્વના આત્મા તરીકે મે જોળ અને જીવ બંનેના આત્મા તરીકે એમ મે અંતરયામી ના પછી આપણે કહો કે ના જોળની તો મે બધી સાંભળી નથી વાત કર કઈ જગ્યા હૃદયની વાત જોળમાં હૃદય કે છે અંતરયામી છે વળી જેમ રજ્જુમાં સર્પનો આરોપ થાય અને પછી રજ્જુનું ખરું જ્ઞાન થતા તે દૂર થાય તેવી રીતે બ્રહ્મમાં જગતનો અધ્યારોપ થાય છે એટલે કે જેમ દોરડામાં સાપની આપણે ભ્રાંતિ થાય અને જ્યારે જ્યારે જ્ઞાન થાય તો ત્યારે એ આરોપ દૂર થાય છે સર્પનો તેવી રીતે બ્રહ્મમાં જગતનો અધ્યારોપ થાય છે અને પછી એ તે આરોપ દૂર થાય તેવી રીતે બ્રહ્મમાં જગતનો અધ્યારોપ થાય છે અને તે પછી તે આરોપ દૂર થાય છે આવું માને છે ત્યાં પણ અધ્યારોપ અને તેનું દૂર થવું એટલે કે અપોહન એટલે કે વિસ્મરણ જીવે કલ્પેલા છે કે સત્ય છે જીવે કલ્પેલા છે એમ કહે તો શ્રુતિઓનો વિરોધ આવે કારણ કે શ્રુતિઓ જગતને સત્ય વર્ણવે છે તે સત્ય એમ કહે છે કે એમ કહે તો અમને ઈષ્ટ જ છે ભગવાન ને અધ્યારોપ અને અપોહન કરેલા છે એમ કહે તો પણ જગત અલિપ કહી શકાય નહીં તેથી જગત મિથ્યા છે કલ્પના જ છે એમ નિશ્ચય થાય છે અધ્યારોપનું અને તેનું અપોહન માયાથી થાય છે એમ કહે છે એમ કહે તો બ્રહ્મવાદ પ્રમાણે માયા પણ ભગવાનથી અન્ય તત્વ નથી જે મને આ એ પહેલો બીજો ત્રીજો મને નથી સમજાય છે જ એવું માયાવાદ છે શંકરાચાર્યજી જાણે નથી સમજાયું આમ સમજવાનું એ છે કે શ્રુતિ જ્ઞાન અને અપોહન આ ભગવાન જ કરાવે છે એવું અહીંયા કહેવામાં આવે અલિક નો અર્થ શું થાય છે એમ કહે છે કે જગત અલિક કહી શકાય નહીં મિથ્યા મિથ્યા અસત્ય બ્રહ્મવાદ પ્રમાણે ક્ષર અક્ષર અને અક્ષરાતીત એ ત્રણ સ્વરૂપથી ભગવાન રમણ કરે છે ભગવાન સર્વશક્તિમાન છે તે પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનારી પોતે જ પોતાનાથી પૃથક કરેલી પોતાના સદનસ્વરૂપ સ્વભાવ કર્મ વગેરે નામવાળી પોતાની માયાને રમણ માટે પોતાના ચિદન સ્વરૂપ અક્ષર સાથે યોજે છે ત્યારે પ્રવાહ શુદ્ધિ થાય છે અહીં ભગવાન પોતાના ક્ષર અક્ષર અને અક્ષરથી અતિતૃપ્તિ એમ કહે છે કે ભગવાને પોતાના રમણ માટે ક્ષર અક્ષરના પુરુષોત્તમ સ્વરૂપથી રમણ કરે છે એમ કેવા માંગુ એટલે મર્યાદા પ્રવાહ અને પુષ્ટિ આની જે સર્ગ છે એની પ્રક્રિયા અહીંયા વર્ણવી રહ્યા છે બધાનો કરનારા ભગવાન જ છે તો પછી અહીંયા પણ રહેવું પડશે ને ટીપરા મર્યાદામાં એ વાત કહેલી છે કે ભગવાને જ પોતાની ઈચ્છાથી આ પૃથ્વી સૃષ્ટિ પ્રકટ કરી છે ત્રણે જગત નહીં અહીંયા એ નથી બીજા રીતે નિરૂપણ કરેલું છે સામાન્ય અર્થ એનો ક્ષર એટલે જગત પણ અહીંયા જે પ્રવાહને ક્ષર સૃષ્ટિના રૂપમાં કહી છે એ અલગ સંદર્ભ છે વાંચી લો ફરીથી કરી લો રિપોર્ટ કરી લો બ્રહ્મવાદ પ્રમાણે ક્ષર અક્ષર અને અક્ષરાતીત એ ત્રણ સ્વરૂપ થી ભગવાન રમણ કરે છે આ તો ભગવાનના જ રૂપો થયા જગત અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ પછી ભગવાન સર્વ શક્તિમાન છે તે પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનારી પોતે પોતાથી પૃથક કરેલી પોતાના સદંશ રૂપ સ્વભાવ કર્મ વગેરે નામ વાળી પોતાની માયાને રમણ માટે પોતાના ચિદંશ ક્ષર સાથે યોજે છે ત્યારે પ્રવાહ સૃષ્ટિ થાય છે પોતાની આજ્ઞા પ્રમાણે પૃથક કરેલી એ કઈ સૃષ્ટિ અહીંયા એ સમજાવી રહ્યા છે કે કેટલીક જે સૃષ્ટિના જીવો છે એને શાસ્ત્રમાં એવું પણ વર્ણન આવ્યું છે એવા વચનો છે કે માયોદ્ભવા સૃષ્ટિ માયાથી પેદા થનારી સૃષ્ટિ એ કઈ સૃષ્ટિ તો અહીંયા વ્યાખ્યા કરતી રહ્યા છે કે એ જે પ્રવાહી જીવોની સૃષ્ટિ છે એ માયોદ્ભવા છે એ માયોદ્ભવા કેવી છે કે જે ભગવાનની શક્તિરૂપ જે માયા છે જે ભગવાનની આજ્ઞાકારિણી છે એના સંસર્ગથી પેદા થયેલી સૃષ્ટિ છે એને પ્રવાહ સૃષ્ટિ જાણવી કઈ સ્વભાવ એ પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનારી પોતે જ પોતાની પૃથક કરેલી પોતાના સદસ્વરૂપ સ્વભાવ કર્મ પોતાની માયાને એટલે એ પ્રકૃતિ જે માયા પ્રકૃતિ રૂપે છે તે ને રમણ માટે પોતાના કિદંત રૂપ ક્ષર સાથે ક્ષરવાવાળો ક્યાં છે ક્ષર સાથે યોજે છે એટલે અહીંયા જે પ્રવાહી સર્ગ છે ને એને અહીંયા કહ્યું છે કિદંત રૂપ ક્ષર કેમ કે એમાં એવું છે કે પુરુષોત્તમજીનો આ વિશેષ અભિપ્રાય છે કે જીવોના વિષયમાં એમ કહ્યું છે કે નિત્ય સૃષ્ટિ છે પણ તેવી રીતે પ્રવાહી સૃષ્ટિ છે નિત્ય નથી તો એ કારણે એને અહીંયા અક્ષર કહ્યું છે એ માયોદ્ભવા છે એટલે અંધતમસમાં એનો લય થાય છે એનો લય અક્ષરમાં થઈને એને પુરુષોત્તમમાં થાય જે થાય એવી એની લયની પ્રક્રિયા નથી પુરુષોત્તમજી એક અર્થ એવો પણ બતાવ્યો છે એનું અહીંયા વ્યાખ્યાન થયું થોડો જટિલ વિષય છે અત્યારે સારાંશમાં એ સમજવું જોઈએ એટલું કે અહીંયા પ્રવાહી જે જીવો છે એમના સૃષ્ટિને ક્ષર નાશવંત તરીકે કહી છે અને એનું જે ઉપાદાન છે એ બ્રહ્મ નથી પરંતુ માયા દ્વારા એ ઉત્પન્ન થયેલા છે એટલે અંતમાં પછી માયામાં જ એનો લય થાય છે પછી માયા ભગવાનમાં લીન થાય છે વૈજ્ઞાનિક શિફ્ટ માયાના રમણ માટે થઈ છે માયાને માયાના રમણ માટે કેટલું ચલો આગળ કરો જ્ઞાન તથા તેના સાધન રૂપ શક્તિઓ ઉત્પન્ન કરાવી રમણ માટે રમણ કરવા માટે ભગવાને મર્યાદા નિર્મેલી છે ક્ષર અને અક્ષરથી અતિ પોતાના સ્વરૂપથી પ્રપંચ થી રમણ કરવા માટે સર્જેલા પોતાના પ્રતિબિંબ રૂપ ભક્તો સાથે આત્મા રામ ભગવાન નિત્ય રમણ કર્યા કરે છે એ પુષ્ટિ છે આવો વેદનો ભાવાર્થ વેદાંત રચનાર તથા વેદને જાણનાર હું જ જાણું છું બીજું કોઈ જાણતું નથી તેથી સર્વનો વેદાંત સર્વ વેદાંતોનો સાર તું મારી પાસેથી જાણ ત્રણેય હા એમાં ને આમાં બી આમાં પુષ્ટિની વાત કરી એટલું સમજાય પ્રયાસ કરો અહીં જે ક્ષણ અને અક્ષરથી અતીત કહી એને પુષ્ટિ એને પુષ્ટિ કહે છે એવું સમજાય છે કઈ એટલે પોતાના સ્વરૂપથી પ્રપંચમાં રમણ કરવા માટે સ્વર અને અક્ષરથી અતિત પોતાના સ્વરૂપ પ્રપંચથી રમણ કરવા સ્વરૂપ પ્રપંચ એટલું પ્રપંચ સ્વરૂપ થી પ્રપંચ થી રમણ કરવું છે એટલે બોલાત શરૂ કે આ altitude રામ એનો પ્રપંચ થી રમણ એટલે જગતમાં એને સર્જીને એની સાથે જે રમણ કરવા માંગે છે ભગવાન એટલે જીવોને અહીંયા જગતમાં સર્જીને પછી એની સાથે જે રમણ એ પુષ્ટિ લગાડે પ્રપંચે ક્રીડાંમ કરે છે એ કહી છે આ પુષ્ટિ પુષ્ટિ પોતાના પ્રતિબિંબ ભક્તો એટલે જે ભગવાનના સદૃશ છે કુષ્ટિજીવના વિષયમાં ત્યાં કહ્યું છે ને કે સ્વરૂપેણ અવતારેણ લિંગે ન ચ ગુણે ન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયા એવા એ જે ભક્તો છે એ જીવો છે ભગવાનના સદૃશ છે તો એમની સાથે ભગવાન પુરુષોત્તમ સ્વરૂપ એમની પ્રાપ્તિ છે અને એમની સાથે જ એમનું ભ્રમણ પણ છે અને જે મર્યાદા સૃષ્ટિ છે એ અક્ષરના માટે પ્રકટ થયેલી છે એટલે ત્યાં એના જ્ઞાન વગેરે સાધનો બતાવવામાં આવેલા છે અને જે પ્રવાહી સર્ગ છે એ માયોદ્ભવ છે એટલે અક્ષર છે નાશવંત આ જગત ક્રીડતી ય યતરથી આવશે શરદ અહીં એ સમજાવી રહ્યા છે જગત ક્રીડતી ય કહ્યું ને એ રીતે સમજવાનું સમજવાનું છે નહીં નહીં આ તો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા સૃષ્ટિ છે એ પણ ભગવાને પ્રકટ કરેલી છે એના સંદર્ભમાં બરાબર બધું કંઈ કરનારા ભગવાન છે તો અહીંયા જે ત્રિવિધ સૃષ્ટિ પ્રગટ થઈ છે એની કારણરૂપતા ભગવાનમાં કેવી રીતે છે એ અહીંયા વિશેષ રૂપથી સમજાવ્યું છે પછી પછી જે આ આવો નો ભાવાર્થ એટલે આ તો સૃષ્ટિની વાત કરી પછી આવો વેદનો ભાવાર્થ વેદાંત રચના તથા વેદને જાણનાર આ વાત પછી કઈ કેવી થાય એમ અવો નો ભાવાર્થ છે એમ એટલે આવા આવો વેદનો ભાવાર્થ હું જ જાણો છું એનો અન્વય ત્યાં છે હું જ કેમ જાણું છું કેમ કે વેદાંત રચનારો અને વેદનો જાણનારો આવા વેદ આવો વેદનો ભાવાર્થ પછી એક લાંબી ડેશ આપી દો અથવા તો અલ્પ વિરામ આપી દો પછી બચલો એનો ભાગ છે વેદાંત રચનાર અને વેદોને જાણનાર ફરી પાછો એક કોમા આપી દો પછી હું જ જાણું છું એટલે મુખ્ય આમાં વાક્ય કેટલું છે કે આવો વેદનો ભાવાર્થ હું જ જાણું છું હવે હું કેવો તો વેદાંત રચનાર અને ને જાણનાર હલો વિરોધાભાસ કે દેખાઈ રહ્યો હા અહીંયા વિરોધાભાસ એ દેખાઈ રહ્યો છે કે જે વેદનો રચનાર હોય એ વેદનો જાણકાર ના હોય એવું કેમ બની શકે તમને પૂછે છે નહીં આ સવાલ બીજો છે હા એટલે મારો પ્રશ્ન એ છે કે અહીં ની જે વાત છે અર્જુનને જે કહી રહ્યા છે એમાં એક વિરોધાભાસ આવી રહ્યો છે કે જો વેદને બનાવનાર હું છું તો કોઈ જાણનાર હું છું એટલે મારા સિવાય કોઈ એટલે હવે જે બનાવનાર છે તો જાણતો જ હોય ને એનો ભાવાર્થ ના જાણતો હોય બનાવનાર તો આવું કેમ કેવું પડે છે કે ભાઈ ભાવાર્થ જાણનાર હું છું એ તો બટ નેચરલ છે કે તમે જે વસ્તુ બનાવો તો એની રેસીપી તમને આવડતી હોય તો તમે એને બનાવો એ વસ્તુને એમાં તમે એમ કહો કે ભાઈ હું જ એટલે જાણું છું આ ભાઈ બનાવી છે જાણીએ છીએ કે તમને એકલાને જ આવડે છે આ વસ્તુ હા જેમને સમજમાં આવ્યો એ પ્રશ્ન સમાધાન કરી શકો તો બોલો બોલી શકાશે જેમને કહેવું હોય છે વેદાંતકૃત જે વેદાંતનો રચનારો છે એ વેદને જાણનારો હોય જ એવું કહેવું શા માટે પડી રહ્યું છે કે હું વેદાંત રચનારો છું અને વેદના ને જાણનારો છું એટલે એમાં એવી રીતે સમજવાનું કે બીજું કોઈ જાણતું નથી એ સેન્સમાં અહીંયા વાત એટલે બીજા લોકો એનો અન્ય અન્ય જુદા જુદા અર્થ કરે છે તો એ સેન્સમાં અહીંયા આગળ કહે છે કે મારા સિવાય કારણ કે વેદોની રચના મેં જ કરી છે તેથી તેને જાણનાર હું જ છું મારા સિવાય વેદનો સાચો અર્થ કોઈ ના જાણી શકે એ સેન્સમાં અહીંયા વાત કહે છે એ રચના છે એટલે એ જાણનાર એ તો જાણતા હોય એ એ તો સ્વાભાવિક વસ્તુ છે પણ મારા સિવાય બીજું કોઈ આનો સાચો અર્થ નથી જાણી શકતો એટલે આપણે મહાપ્રભુજી પ્રાગટ્ય થયું ત્યારે એમને આજ્ઞા કરી કે હવે તમે શાસ્ત્રનો સાચો અર્થ પ્રગટ કરો કારણ કે બધા લોકો એ શાસ્ત્રોનો ખોટા ખોટા અર્થ કરીને કરવા લાગ્યા કાર્યો જગતની અંદર એટલે પછી ભગવાને મહાપ્રભુજીનું પ્રાગટ્ય કર્યું તો એ એ અર્થમાં અહીંયા આગળ વાત છે કે વેદોનું જાણનારું છું એટલે એમના સિવાય બીજું કોઈ પોતે પ્રગટ કરેલા શાસ્ત્રને પોતાના સિવાય બીજું કોઈ જાણી જ નથી શકતું એ અર્થમાં આ વાત ના તો જો એ તમે કહો છો એ અર્થમાં વાત હોય ને તો આવી વાત કહી જ ન શકે હું જે શબ્દ ન વાપરી શકે તો ભગવાન તો અનંતકાળનું જાણતા હતા કે ભાઈ મહાપ્રભુજીનો આવવાનો છે તો આ કાલ સંબોધિત આ આ કથન નથી કે ભાઈ એક કાલમાં કહેવાયેલું છે આ તો સદાય અનંતકાળ સુધી નિત્ય આ વાક્ય છે ને તો નિત્ય વાક્યમાં પછી વળી પાછો કાલનો ભેદ આપણે જો લાવીએ તો એ બી વળી પાછું એ થાય છે કોન્ટ્રાડિક્ટ થાય છે કે જો ભગવાને અર્જુનને ત્યારે મહાપ્રભુજી પહેલા અર્જુનને આ કહ્યું કે ભાઈ હું જાણું છું ને પછી મહાપ્રભુ થયા ને પછી બધા જાણતા થયા તો તો પછી વેદા વેદનો વેદને રચવાની એક એ જ ફારસ થઈ જાય એકદમ કે વેદની રચના કરી છે એટલા માટે કે વેદ બધા જાણે વેદ ભણે વેદાંત જે છે સમજે ને એનાથી એના પ્રમાણે એનું જીવન કે જે કંઈ આધ્યાત્મિક પ્રાપ્તિ છે પરમ પ્રાપ્તિ છે એ પામે ને એ પ્રમાણે વેદોના સાથે જીવીને ઘણા લોકોએ પરમ પદને પ્રાપ્ત કર્યું છે આપણે શાસ્ત્રોમાં વાંચ્યું તો પછી જાણ્યા વગર તો પરમ પદની પ્રાપ્તિ પણ ના થાય ને જીજી મને પ્રણામજી મને હલો મને એવું લાગે છે કે જેમ કે મેં મને હું રચના આપશું જેમ કે રસોઈ કરી મેં તો બધી રસોઈ કરી મેં તૈયાર કરી પછી રસોઈના જે તત્વો મેં રસોઈમાં જે જોડ્યા છે એને હું જાણતી નથી રચના કરી પણ એ તત્વો તો હું એને જાણતી નથી પદાર્થો બધા શું શું અંદર ભર્યા છે અને શેનાથી બન્યા છે એવું મને સમજાય છે કે રચના કરે છે તે બધા પદાર્થોના પદાર્થોને તત્વો તો જાણતો નથી રચના કરી લે છે કોઈ પદાર્થથી તૈયાર પદાર્થો હોય તેનાથી તે રચના કરી શકે પણ એ પદાર્થો તત્વ તો તે જાણતો નથી એવું મને સમજાય છે જાણવામાં પ્રણામ હા એવું હોય છે ઓર કોઈ હોય કે જો તત્વોને જાણતો નથી તો પછી વેદોથી જે લોકો પરમપદને પ્રાપ્ત થયા છે એ કઈ રીતના થયા તો પછી જો જેને જાણ્યા વગર વેદને ખાલી ખાલી ભણવાથી તો તમને મોક્ષ પ્રાપ્તિ કે જે એનું વેદમાં જે ફલ લખ્યું છે ફલ તો તમને મળ્યું મળે નહીં ને તમને મળ્યું છે ફલ એનો મતલબ કે તમે એને સાંગોપાંગ જાણી ગયા છો એટલે એવું છે કે હવે પોતાની બુદ્ધિથી નહીં જાણી શકે પણ ભગવાન જેને કૃપા કરીને જયારે જણાવશે ત્યારે સાંગોપાંગ જાણશે અને તે પૂરું તો નહીં જાય જેમ બ્રહ્મવાદમાં આપણને સમજાવ્યું હતું કે તમે આખા આખા આકાશને પૂરા આકાશને નહીં જાણી શકો માપી શકો પણ તમારી બારીમાંથી જેટલું છે એટલું તો આકાશ તો છે એટલું જાણી શકશો પૂરેપૂરું નહીં જાણી શકો એવું લાગે છે મને અને અને બીજી વાત એ છે કે બધા વેદ વેદને જાણે છે પણ સરખી રીતે નથી જાણતા જે જેનું જેને જેટલો સમજાય છે એટલું એ રીતે એનું ભજન કરે છે પણ ભગવાનની જેના પર કૃપા છે એ જ વેદનો સાચો અર્થ જાણી શકશે એટલે ભગવાન ભગવાન કૃપા કરે ત્યારે જ એ તો સમજાય અને વેદનું જે ભગવાનમાં પ્રેમ થવું એ જે ફળ છે એ તો ભગવાનની કૃપાથી જ મળે એટલે ભગવાન સિવાય એને કોઈ જાણતું જ નથી એ જ વાત છે એમ તો બધા જાણે છે ને ફળ પ્રાપ્ત કરે છે પણ એ વેદનું સાચું ફળ નથી સાચું ફળ તો એ જ છે કે ભગવાન ભગવાન જયારે એને જણાવે છે એ વેદનું ફળ એટલે ભગવાન સિવાય એને કોઈ જાણતું નથી હેલો એવું લાગે મને એવું લાગે છે કે અહીંયા જાણકાર એટલે તાત્પર્ય જે વેદનું છે તે જાણનાર પણ પોતે છે એટલે સમગ્ર વેદનું જેટલું તાત્પર્ય છે અથવા જે વેદ શાના માટે રચેલા છે તે એક્ઝેક્ટલી શું છે તે ભગવાન પોતે પોતે જ જાણે છે એવું મને લાગે છે જાણવાના શબ્દથી સમજાયું ને શું કહ્યું વેદનું જે તાત્પર્ય છે ને તે ભગવાન જાણે છે ભગવાને જ વેદને રચ્યા છે અને એનું તાત્પર્ય અથવા એનું જે મેઇન પર્પઝ છે કે તેના માટે રચ્યા છે અને સમગ્ર વેદનું જે તાત્પર્ય છે તે પણ ભગવાન પોતે જ જાણે છે તેના માટે એમને રચનાર અને જાણનાર એમ બે અલગ કયા છે એ તો બરોબર છે પ્રશ્ન એમાં નથી પ્રશ્ન એમાં છે કે જે રચે છે એ તો જાણતો જ હોય એમ તો કેવું શા માટે પડી રહ્યું છે સારું સારું હવે શું થયું કરી અહીંયા તો અર્જુન ને ભગવાન કન્વિન્સ કરી રહ્યા છે આગળ ગુણાતીતતાના વિષયમાં ને અર્જુને જે પ્રશ્ન કર્યા હવે ભગવાન એને વેદાંતનું રહસ્ય કહેવા જઈ રહ્યા છે અહીંયા સુધીની એની ખાલી ભૂમિકા જેવી બાંધી છે તો ભગવાન અર્જુનના વિશ્વાસને દૃઢ કરવા માટે એ વાત કહી રહ્યા છે કે તે જે પ્રશ્ન કર્યો છે એ વેદાંતના મૂળ રહસ્ય સંબંધી પ્રશ્ન છે તો એ વેદાંતનો કરતા અને વેદના અર્થને ખરા અર્થમાં કોઈ અગર જાણે છે તો હું જાણું છું એ તું મારા પાસેથી સાંભળ હવે આ ભૂમિકા બાંધ્યા પછી હવે ભગવાન અક્ષરાક્ષર પુરુષોત્તમ વગેરે છે સ્વરૂપ એનું નિરૂપણ ભગવાન કરવા જઈ રહ્યા છે જેમ મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થના આરંભમાં જે ભૂમિકા બાંધી છે એમાં એ વાત કહી કે ભાઈ મેં આ શાસ્ત્રો છે એને અનેક વખત વાંચ્યા એનો વિચાર કર્યો અને એના પછી ભગવાને મને જે નિર્ણય આપ્યો એ નિર્ણયથી મેં મારા વિચાર છે એને સરખાવીને એને એને દ્રઢ કર્યા તે પછી હવે હું તમને આ વાત કહી રહ્યો છું તો એમાં ભગવાનની સંમતિ પણ છે અને મહાપ્રભુજીનો પોતાના પણ એ જ નિર્ણય હતા તે પછી નિરૂપણ કર્યું તો હવે જે એને વાંચનારો છે એને એ વાતની દ્રઢતા આવી જાય કે હું જે વાંચી છે બહુ ઓથેન્ટિક વાત છે એમ અર્જુનને પણ ભગવાન અહીંયા વિશ્વાસ અપાવી રહ્યા છે મૂળ વાત કહે છે તો એટલે આ તો આ જે અધ્યાયની શરૂઆતમાં જ કહી દીધું ને કે જેમ કે આ સૃષ્ટિ છે એનું આશ્રય સ્થાન અક્ષરધામ છે અક્ષરધામનું આશ્રય સ્થાન પુરુષોત્તમ છે તો એ તો અલ્ટિમેટ હવે આવી ગયું કે આ તો અલ્ટિમેટ છે આ પુરુષોત્તમ ત્યાં જ ત્યાં જ વાત સમજાઈ જવી જોઈએ ને પછી હવે એને ભૂમિકા બાંધવાનો અહીંયા આટલા મધ્યાહનમાં આજે નો મધ્યાહન છે આ અધ્યાયનો એમાં કેમ જરૂરત પડી એમ જો એવું છે કે રિપિટિશન તો આમાં દરેક વાતનું અનેક જગ્યાએ ભગવદ્ ગીતામાં આવી રહ્યું છે એનો જે પોતાનો પ્રસંગના અનુરૂપ જે ફ્લો છે એ ફ્લોમાં આ જાતના ઉતાર ચઢાવ સર્વત્ર જોવા મળશે એક વાત આપણને બીજા અધ્યાયમાં કહેવાયેલી પણ જોવા મળશે એ જ વાત ફરી પછી અઢારમાં પણ આપણને જોવા મળશે હવે જે વસ્તુ ભારપૂર્વક અને કેટેગરીના અનુસાર ભગવાન અર્જુનને સમજાવવા જઈ રહ્યા છે એની આ ભૂમિકા છે કેમ કે હવે નો મુખ્ય ઉપદેશ ભગવાન આપી રહ્યા છે જી જી જી સ્વાવિમો પુરુષો લોકે સરચાક્ષર એવ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે લોકમાં ક્ષર અને અક્ષર જ આ બે પુરુષો છે સર્વ પ્રાણીઓ ક્ષર છે કુટસ્થ અક્ષર કહેવાય છે આપણે આગળ જોયું ને ક્ષર થી પ્રવાહી પ્રવાહ સૃષ્ટિ એને અક્ષર થી મર્યાદા સૃષ્ટિ એનું સમજાવે છે અહીંયા તો આ બે પુરુષો એ તો વિવેચન માં આવશે લોકમાં ક્ષર અને અક્ષર આ બે પુરુષો છે આ ઉભય પુરુષ છે તેમાંથી કોઈ સ્ત્રી પ્રકૃતિ વાળો અથવા જળ નથી કારણ કે ઉભયને પુરુષ કહેલા છે તેથી જેને ઘણે સ્થળે અવ્યક્ત કહેલો છે તે અક્ષર સ્ત્રી રૂપ પ્રકૃતિ છે એમ કેટલાક વાદીઓ માને છે તેનો નિરાશ થાય છે એટલે ત્યાં એવું કે છે કે ક્ષર અને અક્ષર એ બે પુરુષ છે ઘણા એવું માને છે કે અક્ષર એ સ્ત્રી પ્રકૃતિ વાળો છે અને સ્ત્રી પ્રકૃતિ વાળો અથવા જળ એટલે આ પુરુષ છે એટલે જળ નથી અને સ્ત્રી પ્રકૃતિ વાળા નથી એટલે કેટલા વાદીઓ એવું માને છે કે એ સ્ત્રી પ્રકૃતિ છે તો એને નિરાશ કરવા કહે છે કે મૂલમાં એવ ચ અને અક્ષર જ શબ્દ છે તેથી ક્ષર પણ અક્ષર જ છે અર્થાત જે ક્ષર પુરુષ છે તે પણ સ્વરૂપથી અક્ષર જ છે ક્ષર નથી પરંતુ તેનું ક્ષરપણું ભગવાનની ઈચ્છાથી પ્રકૃતિનો તેને સંસર્ગ થવાથી પ્રકૃતિના સંસર્ગરૂપ ઉપાધિથી થયેલું છે વાસ્તવિક નથી એમ સૂચવેલું છે આ અર્થ ભગવાન પોતે સર્વ પ્રાણીઓ ક્ષર છે અને કુટસ્થ એટલે કુટસ્થ અક્ષર છે એમ કહે છે બ્રહ્માથી બ્રહ્માથી તૃણ પર્યંત સર્વ જુદા જુદા પ્રાણીઓ જેને જીવ કહે છે અને ભગવાન ના સદન સ્વરૂપ પ્રકૃતિ સાથે સંશ્રુષ્ટ હોવાથી જે ઉત્પત્તિ વગેરે ક્રિયાના વિષય કહેવાય છે તે ક્ષર પુરુષ છે અહીં અનંત પ્રાણીઓ હોવા છતાંય સમષ્ટિના આશયથી એક વચન યોજેલું છે કૂટમાં કૂટ એટલે માં એટલે પ્રાણીઓના સમૂહમાં રહેનાર કુટસ્થ શુદ્ધ શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ ભગવત ધામ વગેરે નામો આત્માનું શ્રવણ કરવું એ શબ્દની આ વ્યાખ્યા કરી સુધી આવી એટલે એટલે પ્રાણીઓના સમૂહમાં સ્થ એટલે રહેતા એટલે કૂટસ્થ શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ ભગવતનામ વગેરે નામ વાળો એટલે જે કુટસ્થ છે એ અક્ષર કેવો છે એ જે શુદ્ધ આત્માનું શ્રવણ લો પેલા વગેરે ઉપનિષદ ના છે ઉપનિષદ ના જ્ઞાનથી જેનો સાક્ષાત્કાર થાય છે તે અક્ષર પુરુષ કહેવાય છે. આ પ્રાણીઓના સમૂહમાં અંતર્યામી રૂપે રહે છે. આ અક્ષર ભગવત ધામ હોવાથી ભગવત ધામના આશયથી એક વચન યોજેલું છે. એટલે આગળ આત્મારૂપનું શ્રવણ કરવાનું મનન કરવાનું જે કહ્યું હતું નિધિધ્યાસન કરવાનું એ ઉપનિષદના જ્ઞાનના સાક્ષાત્કારથી અક્ષર પુરુષ મનન કરવાથી એનો આપણને સાક્ષાત્કાર થશે અને એ અક્ષર પુરુષ એ રૂપ છે જે અક્ષર પુરુષ એ પ્રાણીઓના સમૂહમાં અંતર્યામી રૂપે રહે છે અને આ અક્ષર ભગવત ધામ હોવાથી ભગવત ધામના આશયથી એક વચન અક્ષ અક્ષરને એક વચન કેમ કહ્યું છે એ બતાવે છે ભગવત નું ધામ હોવાથી એમને એક વચન અહીંયા બે પુરુષ બતાવ્યા ક્ષર પુરુષ અને અક્ષર ક્ષર એટલે જગત અક્ષર એટલે અક્ષર બ્રહ્મ લઈ લો ઉત્તમ પુરુષ સ્વન્ય પરમાત્મે સ્યુદાસ્યત યો લોકત્રયમાવિશ્ય વિભર્ત્ય વ્યય ઈશ્વર પરમાત્મા એમ કહેવાતો ઉત્તમ પુરુષ તો અન્ય છે તે અવ્યય ઈશ્વર ત્રણ લોકમાં પ્રવેશ કરી તેમને ધારણ કરે છે ક્ષર અક્ષર અને એનાથી પર પરમાત્મા છે એવું કહી રહ્યા છે સર્વથી ઉત્તમ સર્વના આશ્રય રૂપ મુખ્ય સ્વરૂપ નું હવે નિરૂપણ કરે છે તું મૂળમાં છે તું એટલે તો શબ્દ પ્રથમ વર્ણવાયેલા ક્ષર અને અક્ષરથી આનો ભેદ દર્શાવે છે સર્વ કારણોના કારણરૂપ આ ઉત્તમ પુરુષ પૂર્વે વર્ણવેલા અક્ષર તથા અક્ષરથી ભિન્ન છે ક્ષર તથા અક્ષરથી ભિન્ન છે અને પરમાત્મા કહે છે આ પરમ આત્મા છે ગંગા પ્રવાહ અને ગંગા અધ્યાત્મ દેવતા જેવો અક્ષર અને પરમાત્માનો ભેદ છે અક્ષર ગંગા પ્રવાહ જેવો છે અને આ ઉત્તમ પુરુષ પરમાત્મા ગંગા અધ્યાત્મ દેવતા જેવો છે એટલે ગંગાના પ્રવાહના ઉદાહરણ થી જે દૈવી સ્વરૂપ છે એ રીતે પરમાત્મા છે આ શ્રી પુરુષોત્તમ અદભુત ઐશ્વર્ય વાળા છે ત્રણેય લોક માં પ્રવેશ કરી તેમને ધારણ કરે છે છતાંય તેમનામાં તેમનાથી વિકૃતિ નથી તેમનામાં વિકૃતિ નથી તે અવ્યય એટલે વિકાર રહિત છે વિકાર રહિત થી ત્રણ લોક નું ધારણ કેમ સંભવે તે ઈશ્વર છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે તેથી અવ્યય રહી ત્રણેય લોક માં પ્રવેશ કરી તેમને ધારણ કરે છે સર્વ વિરુદ્ધ ધર્મના આશ્રય છે નીચે પ્રમાણે ફલિત થાય છે આથી ઐશ્વર્ય વાળા છે ત્રણેય લોકમાં પ્રવેશ કરી તેમને ધારણ કરે છે છતાં તેમનામાં વિકૃતિ નથી એટલે કેવા પ્રકારની વિકૃતિ ધારણ કરવાથી વિકાર વિકાર નથી એમાં એટલે વધ એવું આવશે વૃદ્ધિ નથી એવું થશે અવ્યય અવ્યય પણ નથી જો જે એક એક વિશેષણ આપ્યા છે ને કે આ અવ્યય છે ઈશ્વર છે આ પરમાત્મા તરીકે છે ઉત્તમ પુરુષ છે એનું અહીંયા વ્યાખ્યાન કરી રહ્યા છે કે આવા એના વિશેષણ શા માટે આપ્યા છે તો યો લોકત્રયમ આવિષ્ય વિભર્ત્ય વ્યય ઈશ્વર તો એ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને એને ધારણ કરે છે યો લોકત્રયમ આવિષ્ય વિભર્તિ કેમ કે અવ્યય છે એટલે આટલું કાર્ય કરવા છતાં પણ એમાં કોઈ વિકાર નથી એટલે અવ્યય છે એટલે વિકાર રહે વિકાર રહીથી ત્રણ લોકનું ધારણ કેમ સંભવે તો એ ઈશ્વર છે એમ એકબીજાની કારણતા બતાવી રહ્યા છે એક એક વિશેષણમાં એ ઈશ્વર છે એ અવ્યય છે તેમ છતાં પણ બધા ત્રણેય લોકને પોતાની અંદર ધારણ કરે છે એટલે જે ધારણ કરે એની અંદર આધારપણાનું અભિમાન આવે ને તો આપણે જેમ જેનું ધારણ કરી રહ્યા છીએ આપણો આત્મા છે એ દેહને ધારણ કરે છે તો દેહાભિમાની થઈ જાય છે એ વિકાર થઈ ગયો ને એ જાતનો કોઈ વિકાર આમાં નથી કેમ કે અવ્યય છે નીચે પ્રમાણે ફલિત થાય છે પ્રકૃતિના કાર્યો સર્વથી હલકા છે તેઓની સાથે સંબંધ રાખનાર તેઓ સાથે સંસૃષ્ટ થયેલો આત્મા ક્ષર છે તેઓના સંબંધ રહિત ઉત્કૃષ્ટ આત્મા અક્ષર છે સર્વથી ઉત્તમ શ્રી પુરુષોત્તમ છે પુરાણો પણ આવો જ ઉપદેશ કરે છે ક્ષર બદ્ધ પુરુષ છે અક્ષર બદ્ધ નથી સ્વરૂપથી ક્ષર પણ અક્ષર જ છે શ્રીમદ ભાગવત પણ કહે છે કે મારી બદ્ધ અને મુક્ત એવી વ્યાખ્યા ગુણથી છે વાસ્તવિક નથી આનો અર્થ એવો છે કે ક્ષર રૂપથી આત્માને બદ્ધ કહે છે અને અક્ષર થી મુક્ત કરે છે આ બધ એવી વ્યાખ્યા સત્વ રજ અને તમ ગુણને લીધે છે તેથી બધ એ વ્યાખ્યા વાસ્તવિક નથી એટલે તત્વ બ્રહ્મના સ્વરૂપના વિચારથી નથી આત્માને જ અહીંયા અક્ષર મૂકે છે આગળથી ક્યાંથી આ વાત ચાલે છે મારી બદ્ધ અને મુક્ત એવી વ્યાખ્યા ગુણ ગુણથી છે વાસ્તવિક નથી એટલે વાસ્તવિક અથવા તે ભગવાનનો એટલે એ બદ્ધ કે મુક્તિ એવો હોઈ શકે પણ આનો અર્થ એવો છે કે ક્ષરરૂપથી આત્માને બદ્ધ કહે છે અને અક્ષર રૂપ થી મુક્ત કહે છે આત્મા રૂપ કેમ છે પુરુષ ત્રણ પુરુષ છે બધા પુરુષ જ છે એ રૂપ પણ બધા પુરુષ છે પણ ક્ષર ક્ષર આત્મા ના હોઈ શકે એમ કોઈ એ તો અહીંયા મુખ્ય વાત કીધી એવું ત્રણેય પુરુષ છે સાંખ્યવાદીઓ એને ક્ષર પુરુષને પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિ તરીકે કહે છે પણ એ એમની ખોટી માન્યતા છે વસ્તુત તો એ પુરુષ જ છે એ અર્થમાં ઉપનિષદમાં તો જે વચનો છે તે આત્મા તરીકે જ છે પુરુષ તરીકેના વચનો તો ઓછા છે ના પણ ક્ષરવૃત્તિ જો જગતની વાત હોય તો ક્ષરવૃત્તિ આત્માને બંધ કહે છે આ જગત તો બંધે તો બંધન જેવું કશું છે જ નહીં એ તો કીધું ને સમજાવો કલ્પેશભાઈ તમે આમાં આમાં એવું લાગે છે પુરુષોત્તમજી છે ને વાદીને વાદીના એ સામે આ વાત કહી રહ્યા છે કે વાદી જે છે એમાં આ રીતની માન્યતાઓ છે પણ આપણો શુદ્ધાર્થ જે બ્રહ્મવાદ છે એ પ્રમાણે તો બ્રહ્મા બ્રહ્મ સિવાય અતિરિક્ત કશું છે જ નહીં તો પછી બ્રહ્મ એટલે ક્ષર અક્ષર કે અક્ષર બધું અક્ષર જ છે એમ એ દ્રષ્ટિ કે છે વાદીને કે છે કારણ કે વાદી અને બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની વિરુદ્ધમાં છે ને એ લોકો એવું માનતા નથી એ લોકો એમ મારે કે આ અલગ સૃષ્ટિ છે ને આ અલગ સૃષ્ટિ છે આ માહિત છે ને આ આ એ છે એટલે એ લોકો કાલ્પનિક સૃષ્ટિ માને છે એની સામે આ પુરુષોત્તમજીનો આ એ છે વિવેચન છે એ તો બરાબર છે પણ ક્ષર રૂપ થી જળ લેવાનું કે ક્ષર રૂપ ક્ષર રૂપ થી જીવ લેવાનું અવે જો આપણે જીવ લઈએ બર્તની વાત આવે છે એટલે ક્ષર રૂપ કે યણ જીવ લેવાનું તો જીવાત્મા એટલે તો જીવ એ એક ક્ષર કેવી રીતે થઈ શકે હું એમ કહું જળ પદાર્થોમાં કારણ કે કે તરહ કા બ્રહ્માંડ લેવા છે ને ક્ષારથી તો જે આ સૃષ્ટિ છે સૃષ્ટિ ને લેવા છે ક્ષારથી તો એટલે કે આત્મા કે જીવ તો હોય પાછો અજર અમર છે ને એનો એનો એ તો વળી પાછો એનો ક્ષર થતો નથી લય થાય છે એનો જે આપણે સમજાયું ને કે ક્ષર થી પ્રવાહી સૃષ્ટિ એ અનિત્ય છે એ તો પૂરું થઈ ગયું અત્યારે તો ક્ષર જગત અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ ખરાક્ષર પુરુષોત્તમ ની જ વાત છે સર જગત બરાબર છે પણ સર જીવ બદ્ધ છે એ ના હોય હા એ આત્મા હોય કે જીવ હોય કે જીવાત્મા હોય જે હોય પણ એક બદ્ધ બદ્ધ અને પાછો એક સરવાળો એવું ના હોઈ શકે અત્યારે ભલે લાગતા હોય પણ જીવ તો દરેક છોડીને જતો રહે છે એ થોડી કઈ નાશવંત છે દેહની જેમ પણ ભગવાન એમ કહી રહ્યા છે કે હું આ ક્ષર અક્ષર અને પુરુષોત્તમ છું એમાં મારું ક્ષર રૂપ તે આ જગત રૂપ છે તો બરાબર છે તો એ આત્મા થયો ને ભગવાન આત્મા ના થયો તો કોણ થયું એટલે ભગવાન જે આત્મા છે એ આ જગત રૂપ છે પણ એ બંધ કેવી રીતે થાય છે જગત ને બંધન નથી હોતું જીવ ને બંધન હોય હા ક્ષર જે બંધ થઈ રહ્યો છે એ અહીંયા એમાં જે જીવને આપણે બદ્ધ હોવામાંની એની અનુભૂતિ છે કેમ કે અનુભવ કરતા ત્યાં છે એવી રીતે બ્રહ્મના સદંશથી જે જડ જગત પ્રકટ થયું છે ત્યાં અનુભવ કરતા કોઈ આત્મા નથી પણ જે પરમાત્મા પોતાના સદંશથી જળ જગત રૂપ બન્યો છે એ તો પોતે એમ કહી શકે ને કે હું આ પ્રકૃતિના અંદર મારું આ સદંશ છે એ બધું થયું છે એમ ભગવાન અહીંયા સમજાવ્યું તો અહીંયા આપણને ભગવાન પોતે જે ક્ષર જગતરૂપ બનેલા છે એ આવું બોલી રહ્યા છે એમ આને સમજવાનું છે સમજે એટલે જ હું એ કહી રહ્યો હતો કે અહીંયા પ્રકૃતિ કે પુરુષ ને આવા બધા શબ્દો છે એ સાંખ્યના પ્રભાવથી આ બધી શબ્દાવલીઓ આવી છે ઉપનિષદની અંદર આવું ઓછું વર્ણન છે

આ જે બ્રહ્માંડ પુરુષ છે એ કઈ રીતે તત્વોથી સંતુષ્ટ થઈને એને પોતે બ્રહ્માંડનો અભિમાની થઈ રહ્યો છે હવે આપણે એમ કહીશું કે એ બધું સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે પરંતુ બ્રહ્માંડ નો અભિમાની જે વિરાટ છે એ વિરાટ પુરુષ તરીકે એની પોતાની એક અલગ આઈડેન્ટિટી પોતે જોઈ રહ્યો છે આત્મા એ છે આજે છે માહિતી રાજા અચ્છા તો આ આગળનો વિષય કાલે લઈએ હવે પ્રશ્નોત્તર હા હા